ઇંગ્લિશ માં કહેવત છે કે મેન આર મોર્ટલ બટ જ્ઞાન ઇઝ ઇમોર્ટલ વિનાશી છે અને જ્ઞાન અવિનાશી માણસ વિનાશી છે અને જ્ઞાન અવિનાશી જ્ઞાન એટલે આત્મા તો બરાબર છે એ સમજાયું નહીં એમને વ્યવહારે માણસ નિશ્ચય માણસ ભેગું માણસ વ્યવહારે માને છે નિશ્ચય એ જ વસ્તુને એ જ વસ્તુને વ્યવહાર માને ને નિશ્ચય નિશ્ચય માને એનો કેટલું માન્યતા હોય તો કે આ વ્યવહાર છે આ નિશ્ચય ભગવાનની ભક્તિ કરતો એ નિશ્ચય કે અને ખેતીવાડી કરતો એ વ્યવહાર આ બધા ધ્યાન કરાવે છે ધ્યાન કરે કરનારો છે તે ઉદય કરનાર આધીન છે અને કરાવનારો ઉદય બંને ઉદય કરનાર આધીન છે કરાવનારો તેથી પેલા કાલાલભાઈ સાચું કહી દીધું કેટલાક જતા હતા ને હા હા વિપશ્યનામાં કેટલા હતા વિપશ્યના હા તે ગોંધી આવે હા જ્ઞાન લીધેવામાં તું કેતા રહ્યું કેતા એમાં શું ફેર હા અહંકાર છે આધીન છે જ નહીં અને આ તો ચોવીસ કલાક જાગૃતિ રહેશે ઉપયોગ રહેશે એટલે કર્મનો ઉદય છે તમારે પુરસાદ છે કર્મના ઉદય તો વ્યવસ્થિત લાગુ થાય હા આત્મામાં આત્મામાં છે જ નહીં જાગૃતિ એ પુરુષાર્થ છે જાગૃતિ પુરુષાર્થ છે હે જાગૃતિ એ પુરુષાર્થ છે હા જાગૃતિ પુરુષાર્થ છે આ બધા મંદિરો પર ડેરાસરો પર બધે રાખ્યા રાખ્યા બધા ઉદરી કામના આ દિન પેલો હોબળવા ઉદરી કામના પેલો બોલતો ઉદયકાળ ના આધીન રે બધું બમેડ્યું બમેડ્યા પણ બધા ઉદયકર ના આધીન રહેલા તો કોઈ એમ કહેવા નહીં રહેલું એ તો મેં કેવું એમ એક તીર્થંકર ગણા હતા તીર્થંકર બોલે છે કે તીર્થંકર જાણે તાર બોલે નહીં આવું અજુકની વાત બોલે નહીં તો છે એમને શું કામ બોલે એમને શું કરે કઈ નહીં ગરજ વાળા બોલશે ગરજ વાળા બોલશે આપણે ચેતા હારું બોલીએ કઈ રીતે તમે ભમેડા છો તમે પ્રૂવ કરી આપીએ કાબુ કબૂલ એ કરે બસ બરાબર પક્ષમાં ભેગા થયા આપને એ ઉદય કર્મને અધીન કે પુરુષાર્થ કહેવાય એમનો તો ઉદય ને આધીન જ છે પણ અમે જુદા પડી ગયા એટલો જ ફરક બીજું કશું બીજું કશું સ્મોલ પ્રકૃતિ એકમના અધીન જ છે અને સમજણ હોય પણ શ્રદ્ધા ન હોય તો જ્ઞાન લીધા પછી જુદું પડી જ જાય ને શ્રદ્ધા હોય કે ન હોય એની સાથે કઈ સંબંધ બોલે એટલે એ તો બરાબર બે કલાક શ્રદ્ધા તેનો વિશ્વાસ કહેવાય તો વિશ્વાસ ઉઠી જાય તમારે ના લાગે વિશ્વાસ તો ઉઠી જાય ના લાગે ઘણા બનવું છે એ બરાબર છે આમ લેવા ખાતર જ્ઞાન લે પણ પછી ફિટ થઈ ગયું હોય મને ક્યાંય ઘણા ઘણા છે આવું તો દાડો ભરે ધ્યાન કરો સ્પષ્ટ વેદન મત નીકળે સ્પષ્ટ વેદન બનાવટ શું કહેવાય અથવા નેચર શું કહેવાય બરાબર પરિણામ આવે છોડી દે તો શું થાય બધા કેટલા વિચાર કોણ વિચાર આવે ટકા ટ્રાય કરે બધા બાકી પરીક્ષા વાળા શબ્દની પરીક્ષા શબ્દની પરીક્ષા વાળા કેમ થયું કેવી થયું અમે ત્યાં તેતાલીસ પડી રહ્યા નાના માણસો આ તો બહુ દર્શન કરવા કોઈ બે વખત આવ્યા છે પ્રભુજીના કથમાં અને પ્રગટ બધી ઉપાધિ અંદર તમને ઠીક લાગે તો મોકલજે કામ હા તે બોતેર દિન લડાવી કે દસ વધારે કરું એક મિનિટ ના વધારે હે મહાવીર સ્વામી એક મિનિટ માટે ના પાડી મિનિટ માટે ના પાડી એમ બે મિનિટ ઉભો તે ના પાડી વીર આયુષ હતા જ પણ ધન એવું બન્યું નથી બનશે અને આપણા સંતો કહે છે ને અમારે જ્યાં સુધી જીવવું હોય તો જીવીએ કે અને આપણા લોકો લાલચુ લોકો લાલચુ લોકો મોં નહીં ખરા માનતા કેટલી વાર લાગે લાલચુ લોકો માં નહીં ખરા ધંધો કરે અમારે જીવવું હોય તો જીવીએ ચાલો માં નહીં ખરા હા લોક લાલચુ છે અને આમાં ઉતર્યા જ નથી ઉડા ઉતરતા જ નહીં પેલામાં પેલામાં વિષય